અતિક્રમણના ડાઘ કાઢે પ્રતિક્રમણ આ ચાનો ડાઘ તમારા કપડાં ઉપર પડે તો તમે શું કરો છો તરત જ ધોઈ નાખું છું ત્યાં તમે કેવા ચોક્કસ રહો છો કારણ કે તમને થાય છે કે ડાઘ રહી જશે માટે તરત જ ત્યાં રોકડું ધોઈ નાખો છો પણ મહી ડાઘ પડે છે તેની ખબર જ નથી અતિક્રમણ એટલે ડાઘ પડવો તે અને પ્રતિક્રમણ એટલે ડાઘ કાઢવો તે જેને ડાઘ પડતો નથી તેને પ્રતિક્રમણની જરૂર નથી જ્ઞાની પુરુષને પ્રતિક્રમણની જરૂર નથી આ બધા ચાનો ડાઘ પડે કે તરત જ ધોઈ આવે ત્યાં જરાય કાચો ના પડે ત્યાં આગળ જ્ઞાની જરા કાચા પડી જાય પણ ત્યારે જ્ઞાની મહિના ડાઘ સામે કાચા ના હોય જ્ઞાની પુરુષને તો ડાઘ જ ના પડે કારણ કે પોતે ગાયને ગવડાવે જ્યારે બીજા તો ગવડાવે પણ પોતે ગાય નહીં તેનો ડાઘ પડી જાય આ ચાનો ડાઘ પડે ને જો જાણે નહીં કે શેનાથી ધોવાય તો શું થાય દૂધમાં બોળે તો દૂધનો ડાઘ પડે ને ફરી તેલમાં બોળીને કાઢવા જાય તો ડાઘ પાક્કો થઈ જાય બહારના બધા લોક અત્યારે પ્રતિક્રમણ કેવું કરે છે દ્રવ્ય આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરે છે ભાવ આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન તો કોઈ કરતું જ નથી હા ચાનો ડાઘ પડે છે ત્યાં ભાવ પ્રતિક્રમણ કરે છે ખરા પ્રતિક્રમણ તો ડાગ પડે કે તરત જ પોતે ધોઈ નાખે ત્યારે કર્યું કહેવાય આ તો મહિનો ડાઘ પડે ત્યારે ના કાઢે એ ડાઘને પાક્કો થવા દે પછી ધોવા જાય ત્યારે ડાઘ શું તમારી રાહ જોઈને બેસી રહે ના એ તો ડાઘ પડી જ જાય કોઈને ઊંચા સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય તો મહી પ્રતિક્રમણ કરી લેવું પડે કારણ કે આ તો અતિક્રમણ થયું તે અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું પડે